શ્લોક નંબર સેવન્ટી નાઇન એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ પ્રથમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ અને જે એકાદશીઓ તેમનું વ્રત છે તે આદર થકી કરવું તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા હવે ભગવાનને અતિ વહાલું અને પ્રસન્નતાનું કારણ રૂપ વ્રત જો ન થાય તો અપ્રસન્નતા થાય માટે તે વ્રતની આજ્ઞા કરે છે કે બારે માસની સુધી કે વધી બધી જ એકાદશીઓનું વ્રત ઉપવાસ પૂજા તથા જાગરણ આદિ આદર થકી ઉત્સવ સાથે કરવું પણ શરીરની તકલીફના ભયથી વ્રત છોડી દેવું નહીં કારણ કે તે તો કાયમી છે નિર્ણય સિંધુમાં પણ નારદજીએ કહ્યું છે કે નિત્યમ ભક્તિ સમાયુક્તૈર નરેર વિષ્ણુ પરાયણે પક્ષે પક્ષે ચ કર્તવ્યમ એકાદશ્યામ ઉપોષણમ નિરંતર ભક્તિ કરનારા ભગવતપરાયણ ભક્તોએ દરેક પખવાડિયામાં આવતી દરેક એકાદશીને દિવસે ઉપવાસ કરવો કાલમાધવમાં કાત્યાયને કહ્યું છે કે અષ્ટવર્ષાધિકો મર્ત્યો યશી તિન્યુ તિન્યુન વત્સરહ એકાદશ્યામ ઉપવસેત પક્ષયો રૂભયો રૂપી પક્ષયો રૂભયો રપી આઠ વર્ષથી વધારે ઉંમરના અને એંસી વર્ષથી ઓછી ઓછી ઉંમરના પ્રત્યેક મનુષ્યે બંને પખવાડિયાની એકાદશીને દિવસે ઉપવાસ કરવો હેમાદ્રીમાં અને લઘુ નારદીયમાં પણ કહ્યું છે કે એકાદશ્યામ તું યો ભૂંગતે નરો અન્નમ સતુ પાતકી પૂયવાહિન્યામ પતત્યૈવ ન સંશય જે માણસ એકાદશીને દિવસ અન્ન ખાય છે તે પાપી થાય છે અને વિષ્ટા મૂત્ર અને પરુ જેમાં વહેતું હોય આવા વૈતરણી નામના નરકમાં તે પાપી પડે છે તેમાં કોઈ સંશય નથી કોઈ જગ્યાએ ગ્રહસ્થોએ ચાતુર્માસ સિવાયના મહિનાની વધી એકાદશી ન કરવી આવો જે નિષેધ સ્મૃતિવચનથી કહ્યો છે તે તો વૈષ્ણવ સિવાયના લોકોને માટે છે યથા શુક્લા તથા કૃષ્ણા યથા કૃષ્ણા તથોત્તરા તુલ્યે તે મન્યતે યસ્તુ સવય વૈષ્ણવ ઉચ્યતે જેવી સુધી એકાદશી તેવી જ વધી એકાદશી અને જેવી વદી એકાદશી તેવી જ સુધી એકાદશી છે બંને એકાદશીને એકસરખી જે માને તે વૈષ્ણવ છે આવું તત્વસાગરમાં અને ભવિષ્યોત્તરમાં કહેલું છે દેવલમુનિએ વ્રતનો નાશ કરનારાને ગણાવ્યા છે અસકૃત જલપાનાચ સકૃત તાંબુલ ચર ચરવણાત ઉપવાસ પ્રણશ્યેત દિવાસ્વાપાચ મૈથુનાથ પ્રણશ્યેત ઉપવાસ પ્રણશ્યેત દિવાસ્વાપાચ મૈથુનાથ વ્રતને દિવસે વારે વારે પાણી પીવું એક વખત પણ પાનબીડું ચાવવું દિવસે ઊંઘવું અને મૈથુન કરવું આનાથી ઉપવાસનો નાશ થાય છે વૃથા વ્રતમ અશ્રદ્ધસ્ય બૌ ક્રોધિતસ્ય વૃથા વ્રતમ બ્રહ્મચર્ય વિહીનસ્ય વ્રતમ ફલમ ક્વચિત સ્ત્રીણા ફલદમ ક્વચિત વ્રતમ ફલદમ ક્વચિત સ્ત્રીણામ તો પ્રેક્ષણાત સ્પર્શાત તાભિ સંકથનાદપી વિપદ્યતે બ્રહ્મચર્યમ સ્વદારેશુ તુ સંગમાત અશ્રુ પ્રપાતો રોષશ્ચ કલહસ્ય કૃતિસ્તથા ઉપવાસાત વ્રતાત વાપી સદ્યો ભ્રંશયતી સ્ત્રિયમ બીજી સ્ત્રીઓને જોવાથી અડવાથી અને તેની સાથે વાતો કરવાથી પણ બ્રહ્મચર્ય તૂટી જાય છે તથા પોતાની સ્ત્રીનો તો સમાગમ કરવાથી બ્રહ્મચર્ય તૂટે છે જો કે સ્ત્રી કે પુરુષ પણ રડે ક્રોધ કરે અને કોઈની સાથે કજિયો કરે તો તે તત્કાળ ઉપવાસ કે વ્રતથી પડી જાય છે દાનમ વ્રતાની નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ યત્ને નાપી કૃતમ સર્વમ ક્રોધી તસ્ય વૃથા ભવેત આપેલું દાન કરેલા વ્રતો પાળેલા નિયમો પ્રાપ્ત કરેલું જ્ઞાન કરેલા ધ્યાન હોમ જપ પ્રયત્ન કરીને જે કાંઈ કર્યું હોય તે બધું ક્રોધી મનુષ્યોને વૃથા નકામું થઈ જાય છે ઉપવાસનું સ્વરૂપ ઉપવાસ કોને કહેવાય તે કાત્યાયન મુનિ અને વૃદ્ધ વશિષ્ઠ મુનિએ બતાવ્યું છે ઉપાવૃતસ્ય પાપેભ્યો યસ્તુ વાસો ગુણૈ સહ ઉપવાસ સહ વિઘ્નેય સર્વભોગ વિવર્જિતઃ બધી જાતના પાપોથી પાછા વળીને સદ્ગુણ સંપન્ન રહેવું અને બધી જાતના ભોગોને છોડી દેવા આનું નામ ઉપવાસ છે એમ જાણવું તદ જપ્ય જપન ધ્યાન તદ કથા શ્રવણાદય ઉપવાસ કૃતા મેતે ગુણાશ્ચાન્ય દયાદય તેના નામ કે મંત્રનો જપ કરવો તેમનું ધ્યાન કરવું અને તેમની કથા સાંભળવી ઇત્યાદિ અને બીજા દયા વગેરે ઉપવાસ કરનારાના ગુણો છે આ શ્લોકમાં તત્ શબ્દ છે અર્થાત તેના આવું કહ્યું છે એટલે તેના શબ્દથી પોતાના ઉપાસ્ય ઇષ્ટદેવને અથવા તે વ્રતના દેવને સમજવાના છે ઉપર કહેલા લક્ષણ પ્રમાણે બધી જ જાતના પાપોથી રહિત થઈને તથા સદ્ગુણ સંપન્ન થઈને નિરાહારપણે રહેવું તેને ઉપવાસ કહ્યો છે ઉપવાસ કરનારાએ કોઈપણ જાતના લીલા કાષ્ઠથી દાંતણ ન કરવું આમ આગળ કહ્યું છે તે માટે નારદજીએ કહ્યું છે કે અપમ દ્વાદશ ગંડુ શેર જીહવો લેખનયા તથા પરણાદ્યેર મુખ શુદ્ધિમ વા કુર્યાદ પુમાન બાર વખત પાણીથી કોગળા કરીને તથા પાંદડાની પટ્ટીથી કે ચીપ આદિથી ઉલ ઉતાર ઉતારીને ઉપવાસીએ મુખશુદ્ધિ કરવી વ્રતાર્કમાં તો રાંધેલા અન્નને જોવા આદિની પણ ના કહી છે મુખશુદ્ધિ પૂજાનો અંગ છે એટલે તે સિવાય પૂજા છે એમાં ખામી ગણાય એટલે ઉપવાસ હોય તો મુખશુદ્ધિ તો કરવી દાંતણ ન કરવું એટલે એમને એમ કરી નાખવું એવું નહીં લીલા ઝાડની ના પાડી અમે તો એટલા તો હુકું ઝાડ છે વાંદર અને પેલા ઓલા બધા એવું પટ્ટી હુકા હોય એટલે વાંધો નહીં તો ઓલામાં વાપરતા હોય ખરા પેસ્ટમાં હું વાપરતો હોય એમ ધ્યાન વ્રતાર્કમાં તો રાંધેલા અન્નને જોવા આદિની પણ ના કહી છે અન્નસ્ય દર્શનાદ ઘ્રાણે સ્મરણમ ગુણ કીર્તનમ નૈવ કુર્યાદ ઉપવસન પચનમ ચાન્ય હેતવે રાંધેલા અન્નને દેખવું સૂંઘવું સંભાળવું તેના ગુણદોષ કહેવા તથા બીજાને માટે રાંધવું આ બધું ઉપવાસીએ ન કરવું સંપૂર્ણ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેણે ફલાહારાદિક કરવું તે નિર્ણય સિંધુમાં અને નારદીય પુરાણમાં કહ્યું છે કે અનુકલ્પો નૃણામ પ્રોક્ત ક્ષીણાનામ વરવર્ણિની મૂલમ ફલમ પયસ્તોયમ ઉપભોગ્યમ ભવેત શુભે ન ત્વેવ ભોજનમ કેશ્ચિત એકાદશ્યામ બુદ્ધૈ સ્મૃતમ હે સુંદરી અશક્ત મનુષ્યોને માટે ગૌણ ઉપવાસ કહ્યો છે હે શુભે અશક્તોએ ઉપવાસમાં મૂળ ફળ દૂધ અને પાણી લેવું પરંતુ કોઈ ડાહ્યા મનુષ્યે એકાદશીને દિવસે અન્નનું ભોજન તો કરવું જ નહીં આવું કહ્યું છે અષાઢ સુધી એકાદશી ઇત્યાદિમાં તો ફળ મૂળ ઇત્યાદિની પણ ઇત્યાદિની પણ ભગવાનને ત્યાં જ નાપ કહી છે શયને ચ મદુત્થાને પાર્શ્વ પરિવર્તને નરો મૂલ ફલાહારી હૃદિશ શલ્યમ મમાર્પયેત અષાઢ સુધી શયની એકાદશી ભાદરવા સુધી પરિવર્તિની એકાદશી અને કાર્તિક સુધી પ્રબોધિની એકાદશી આ ત્રણ ઉપવાસને દિવસે જો મનુષ્ય મૂળ ફળાદિકનો આહાર કરે છે તો માનો મને છાતીમાં બાણ કે ખીલો મારી રહ્યો છે તેવું વસમું લાગે છે પીડા થાય છે રોગી માણસથી અન્ન ખવાય તેનો દોષ નથી કારણ કે બધા જ ઉપવાસો બાળક વયોવૃદ્ધ અને રોગી સિવાયનાએ કરવાના છે એમ અપવાદ છે છૂટ આપી છે બાલ વૃદ્ધા તુરાન વિના આ અપવાદમાં પણ શક્તિને અનુસારે નક્ત ભોજન એટલે કે સૂર્યાસ્ત પહેલાં સાંજે કરેલું ભોજન કરવું વગેરે ગૌણતાના ભેદ વાયુપુરાણમાં કહ્યા છે નક્તમ હવિષ્યાન્નમ મનો મનોદનમ વા ફલમ તિલાહા ક્ષીર ક્ષીરમથાંબુઃ ચાજ્યમ યદ ચાજ્યમ ચાજ્યમ યદ પંચ ગવ્યમ યદિ વાપી વાયુઃ પ્રશસ્ત પ્રશસ્ત મત્રોત્તરમ ઉત્તરમ હિ નક્તભોજન હવિષ્યાન આના કરતા એક એક કરતાં વધારે સાંજે ખાઈ લેવું એના કરતાં હવિષ્યાન ખાવું એ ઉત્તમ ભાત સિવાયનું અન્ન ફળ અનોદનમ એમ અહીંયા બધી લખવાવાળા એ અહીં દક્ષિણના છે એટલે એને ભાત જ મુખ્ય છે એટલે ભાત ન ખાધો એટલે ઉપવાસ કર્યો કહેવાય ભાત ન ખાય એટલે ઉપવાસ કરી નાખ્યો એમ કે ભાત ન ખાય એટલે ઉપવાસ કરી નાખ્યો નક્ત ભોજન હવિષ્યાન્ન ભાત સિવાયનું અન્ન ફળ તિલ દૂધ પાણી ઘી પંચગવ્ય અથવા તો વાયુ ભક્ષણ આ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે અર્થાત પહેલાં જે ગણાવ્યા તેના કરતાં પછીના શ્રેષ્ઠ છે લઘુ નારદીય પુરાણમાં તો વ્રતને આગલે દિવસ અને પછીને દિવસ પણ ફલહાર ચંદનનો લેપ આદિ ભોગોને તજી દેવાનું કહ્યું છે દશમયાદી મહીપાલ ત્રિદિનમ પરિવર્જયેત ગંધ તાંબૂલ પુષ્પાદી સ્ત્રી સંભોગમ દિવાશયમ જાગરમ વિષ્ણુ પૂજામ ચ વિના ત્વર્ધ ફલમ વ્રતમ અતસ્તાભ્યામ યુતોપોષ્યા વૈષ્ણવેન હરે સ્થિતિ હે રાજન દશમ એકાદશી અને બારસ આ ત્રણ દિવસ સુધી ચંદન પાનબીડું અને ફૂલમાળા વગેરે સ્ત્રી સમાગમ દિવસની નિદ્રા આ બધું તજી દેવું વ્રતને દિવસે વિષ્ણુની પૂજા અને જાગરણ ન કરવામાં આવે તો વ્રતનું ફળ અર્ધું થઈ જાય છે માટે વૈષ્ણવોએ વિષ્ણુની પૂજા અને જાગરણની સાથે એકાદશીનું વ્રત ઉપવાસ કરવો વ્રત વ્રતનો વિધિ તો વ્રત વ્રત ચંદ્રિકા આદિથી જાણી લેવો તે જ રીતે શ્રીકૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી તથા રામનવમી આદિ પુરાણ પ્રસિદ્ધ પ્રાગટ્યના દિવસે આદરભાવથી ઉત્સવે સહિત વ્રત ઉપવાસ આદિ કરવા તેમાં શિવરાત્રિનું વ્રત પણ ઉત્સવ સાથે કરવું આ બધા વ્રતોનો વિધિ તો તે તે વ્રતના ગ્રંથોમાંથી જાણી લેવો આ બધા વ્રતોના દિવસોમાં ઉત્સવ કરવાના કહ્યા તે અનેક પ્રકારના ગીત અને વાજિંત્રના ધ્વનિ સાથે ભગવાનની મહાપૂજા કરવી સાધુઓ તથા બ્રાહ્મણોની પૂજા કરવી શ્રી કૃષ્ણ ભગવાનની કથા વાર્તા કીર્તન કરવા સાંભળવાની સાથે જાગરણ કરવું વ્રત ઉપવાસને દિવસ લોક વ્યવહારના એવી રીતે કરે ત્યારે વ્રત કર્યું કહેવાય એમ ખાલી ઉપવાસથી વ્રત નહીં આ બધું કરે તો કથા કીર્તન કરે જાગરણ કરે તો વ્રત કરે શ્રીકૃષ્ણ ભગવાનની કથા વાર્તા કીર્તન કરવા સાંભળવાની સાથે જાગરણ કરવું વ્રત ઉપવાસને દિવસ લોકવ્યવહારના કામો કરીને સમય ન વિતાવવો વ્રતને દિવસ મરણનું સૂતક કે જન્મનું સૂતક આવે તો શરીરના સૂતક સંબંધી તમામ નિયમ પાળવા સ્વયં ઉપવાસ કરવો પણ ઈષ્ટદેવની પૂજા ઇત્યાદિ જેને સૂતક ન હોય તેવા શુદ્ધ ભક્ત પાસે કરાવવા આ રીતે જ વ્રત ઉપવાસને દિવસ સ્ત્રી રજસ્વલા થાય તો નિયમો પાળીને ઉપવાસ તેણીએ પોતે કરવો અને પૂજા વગેરે બીજી સ્ત્રી કે પુરુષ પાસે કરાવવું આ બધા એકાદશી આદિના વ્રત કરવામાં ન આવે તો દોષ કહ્યો છે અને તે વ્રત વગેરે કાયમ કરવાના કહ્યા છે એટલે તે અવશ્ય કરવા માધવીય કાત્યાયન મુનિનું વચન છે એકાદશ્યામ અહોરાત્રમ ભુક્તવા ચાંદ્રાયણમ ચરેત એકાદશીને દિવસે કોઈ દિનરાત અન્ન ખાઈ લે તો તેણે ચાંદ્રાયણ વ્રતથી પ્રાયશ્ચિત કરવું ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે ન કરોતી યદા વિષ્ણોર જયંતી સંભવમ વ્રતમ યમસ્ય વશમાપન્ન સહતે નારકી વ્યથામ જો ભગવાનના જન્મદિવસનું વ્રત ઉપવાસ માણસ નથી કરતો તે જમને હાથે પડે છે અને તેને નરકની પીડા સહન કરવી પડે છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે શિવરાત્રિ વ્રતમ યસ્તુ ન કરોતી પરાત પરમ જંતુર જન્મ સહસ્ત્રેશુ ભ્રમતે ન ભ્રમતે સ ન સંશય જે મનુષ્ય સર્વશ્રેષ્ઠ આવું શિવરાત્રિનું વ્રત નથી કરતો તેને હજારો જન્મ સુધી આ સંસારમાં ભટકવું પડે છે તેમાં કોઈ સંદેહ નથી આ આગળ કહી ગયા તે વ્રતો કાયમ કરવાના છે એમ નારદ પંચરાત્રમાં કહ્યું છે વ્રતાની વિષ્ણુ ભક્તાના નિત્યાનિમાની સંજગુહુ એકાદશ્યો અખિલાહા શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ શ્રીરામદેવ સજ્જ જન્મન સજ્જન્મ શ્રીરામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદ સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રેશ્ચેતી મુખ્ય વ્રતાન્યુક્તાની ત્વત તત્વત ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય કાયમ કરવાના છે બધી જ શુદ્ધ એકાદશીઓ વામન દ્વાદશી દિવ્ય સિદ્ધિ આપનારી શ્રી રામનવમી શ્રી જન્માષ્ટમી નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ ખરેખર આ બધા મુખ્ય વ્રત કરવાના કહ્યા છે શ્લોક નંબર એટીન ઉપવાસ દિને ત્યાજ્યા દિવા નિદ્રા પ્રયત્ન ઉપવાસસ્તયા નશ્યેન મૈથુને વયનૃણામ અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો કેમ કે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે લોકમાં એવું દેખાય છે કે ઉપવાસ હોય તે દિવસ ખાવા પીવા વગેરે કંઈ કામ ન કામ ન હોય ને આથી તેઓ નિરાતે લગભગ દિવસે ઊંઘીને જ તે સમયને પસાર કરતા હોય છે વળી થોડી ફિલ્મ જોઈને કારણે ઊંઘીને બે લોકમાં ગ્રહસ્થ હોય તો ફિલ્મ જોઈને કરે સાધુ હોય તો ઊંઘીને કરે અને જોવાય નહીં ને એટલે હવે તો કોમ્પ્યુટર થઈ ગયું છે એટલે બહુ વાંધો નહીં વળી થોડી ઉપવાસને લઈને આળસ પણ વધવાનો સંભવ હોય છે માટે પોતાના સત્સંગીઓએ આ રીતે દિવસે ઊંઘીને સમય ન વિતાવે એટલે દિવાનિદ્રાનો શ્રીહરિ નિષેધ વિશેષપણે કરે છે એકાદશી આદિ વ્રતના દિવસે અથવા પ્રાયશ્ચિત માટેના ઉપવાસને દિવસે દિવાનિદ્રાને દિવસે ઊંઘવા દિવસે ઊંઘવાને પ્રયત્નપૂર્વક સર્વ પ્રકારે તજી દેવી કારણ કે જેમ મૈથુનથી મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમ દિવાનિદ્રાથી પણ ઉપવાસનો નાશ થાય છે ઉપવાસ પ્રણશ્યેત દિવા સ્વાપાચ મૈથુનાથ દિવાનિદ્રા અને મૈથુન આ બેથી ઉપવાસનો નાશ થાય છે એમ દેવલ સ્મૃતિમાં બંનેને સાથે કહ્યા છે જેમ સ્ત્રી સમાગમથી ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવાનિદ્રાથી પણ ઉપવાસનો નાશ થાય છે શ્લોક નંબર એટી વન ટુ સર્વવૈષ્ણવરાજશ્રી વલ્લભાચાર્યનંદનઃ શ્રીવિઠ્ઠલેશ કૃતવાન યમૃતોત્સવનિર્ણયम् कार्यास्तमनुसृत्येव सर्व एव व्रतोत्सवाः सेवारीतिश्च कृष्णस्य ગ્રાયા તદુદિતેવ અને સર્વ વૈષ્ણવોના રાજા એવા વલ્ભાચાર્યજી તેના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે જે તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હવા અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉપવાસ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું સંપ્રદાયમાં વ્રતોને ઉત્સવો કરવાના હોય છે તેમાં જે તિથિઓ લેવી જોઈએ તેનો નિર્ણય સમજવા પણ આવશ્યક છે પહેલાં શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિના પ્રવર્તક વૈષ્ણવાચાર્યો થઈ ગયા છે તેમણે વ્રત ઉત્સવો અંગે જે નિર્ણયો કર્યા હોય તેને સ્વીકારી લેવા એમ પોતે કહે છે શ્રી વલ્ભાચાર્ય સર્વ વૈષ્ણવોમાં રાજા જેવા છે અર્થાત પોતે આચાર્ય હોવાથી શિષ્યોને આજ્ઞા કરે છે તે વલ્ભાચાર્યને શ્રી વિઠ્ઠલનાથજી નામે પુત્ર હતા તેમણે વ્રતો અને ઉત્સવોની ગ્રાહ્ય તિથિઓમાં ગ્રાહ્ય તિથિઓનો નિર્ણય શરણાગત ભક્તોને સમજાવવા માટે કર્યો છે શ્રી વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને શિક્ષાપત્રીમાં આવું વાક્ય છે તેમાં તેને જ આવો શબ્દ છે તે એવું સૂચવે છે કે શ્રી વિઠ્ઠલનાથજીના કહેલા નિર્ણયને જ સ્વીકારવો પણ બીજા કોઈ મતના નિર્ણયને ન સ્વીકારવો બીજાનો કહેલો એક પણ નિર્ણય ન માનવો માટે શ્રી વિઠ્ઠલનાથજીએ કહેલો જ વ્રત અને ઉત્સવોનો તિથિ નિર્ણય સ્વીકારવો તેને અહીં બહુ જ થોડા રૂપમાં બતાવીએ છીએ જેમ કે ચોપન ઘડી ઉપર ઓગણસાઠ પળ સુધી દશમીની તિથિ હોય તો તેનો એકાદશીનો ભેદ લાગતો નથી સાઠ પળ જો પૂરી થઈ જાય તો પંચાવન ઘડી પૂરી થઈ જાય અને એક દિવસમાં ઘડી પણ સાઠ છે પણ જો પૂરી પંચાવન ઘડી દશમીની તિથિ હોય તો તે દશમનો વેધ એકાદશીમાં આવે છે તે આ દશમના વેધવાળી એકાદશીનો ઉપવાસ ન કરવો શું કીધું પંચાવન ઘડીમાં એક પળ બાકી હોય તો ત્યાં સુધી એનો એનો ભેદ નથી લાગતો એકાદશીનો જો એટલે પળ પૂરી થઈ જાય તો દશમ પૂરી થઈ જાય એટલે એકાદશી શરૂ થઈ જાય એટલે કેમ સમજવું આજે એકાદશી હોય તો શું કરવું સવારે સૂર્યોદયથી ગણવાની સૂર્યોદય સુધી જો દશમ ગણાતી હોય હમ સૂર્યોદયથી પહેલાં દશમ ગણાતી હોય તો એકાદશી કરી લેવાની એમાં જ એક પળ બાકી રહેતી હોય તો અને સૂર્યોદય થઈ ગયા પછી એકાદશી ચાલુ થઈ જતી હોય સૂર્યોદય હાઠ ઘડી પૂરી થાય એમ એ હાઠ ઘડીમાં એકાદ દશમની તિથિ છે એ પંચાવન ઘડી સુધી આવતી હોય તો વેદનો એકાદશ તો વેદ કહેવાય પેલું પંચાવન ઘડી સુધી આવતી હોય તો પણ ચોપન ઘડીને ઓગણસાઠ ફળ આવતી હોય તો ન કહેવાય સાઠ પૂરી થઈ જાય તો કહેવાય એટલે પંચાવન ઘડી સુધી તિથિ હોય તો વેદ કહેવાય પંચાવન થી ઓછી હોય તો વેદ ન કહેવાય તિથિ કઈ સવારે દીવ ગેસ શરૂ થાય એવું હોય નહીં તિથિ આગા પાછી શરૂ થઈ જતી હોય વહેલી શરૂ થઈ જતી હોય મોડી શરૂ થાય એવું હોતી હોય તેથી ઘણી વખત સંક્રાંતિ હોય ત્યારે કે પુણ્યકાળ બપોર પછી શરૂ થાય છે બે એકાદશી તો એકાદશી લાંબી થઈ ગઈ હોય એકાદશી છે એ હાઠ ઘડી કરતા લાંબી હોય હાઠ ઘડી કરતા લાંબી હોય એટલે આજે હોય ને પછી કાલે હોતી હોય એટલે બે એકાદશી થાય એનું કાં ટૂંકી હોય હાઠ ઘડી કરતા આની કોરે ન પોગતી હોય ને આની કોરે ન પોગતી હોય તો ક્ષય થઈ ગયો એટલે તો પછી સીધી દશમ પછી બાર શરૂ થઈ જાય એટલે કેવી તિથિ ઉપવાસ માટે અને વ્રત માટે લેવી એનો નિર્ણય ચોપન ઘડી ઉપર ઓગણસાઠ પળ સુધી દશમીની તિથિ હોય તો તેનો એકાદશીને વેધ લાગતો નથી તિથિને વેધ હોય છે બધી જન્માષ્ટમી ને રામનવમી ને એકાદશીમાં વેધ હોય છે અને વિદ્યા કહેવાય એને વેદ હોય અને વિદ્યા અને વેદ ન હોય તો અવિદ્યા બે બાજુથી ટૂંકી પડતી હોય તો ક્ષય એમ અને લાંબી થઈ જતી હોય તો વૃદ્ધિ એવું લા ગણ બને પણ વેદ કોને કહેવાય કે પંચાવન ઘડીથી આગળ વહી જતી હોય પંચાવન ઘડી પૂરી થઈ જતી હોય તો વેદ પછી નવમી નવમીને જો લેવી હોય તો આઠમ વહી જતી હોય આગળ આઠમને લેવી હોય તો હાથમ જો આગળ વહી જતી હોય પંચાવન ઘડી તો એ બધી વિદ્યા કહેવાય વેદવાળી એટલે એકાદશીમાં દશમના વેધવાળી ન લેવી બારસને દિવસે પાણું થવું જોઈએ એવો નિયમ છે એવો ઉપવાસ કરવો વૃદ્ધિ તિથિ હોય આજે એકાદશી છે ને આજે સવારે બરોબર પંચાવન ઘડી પહેલા શરૂ થઈ ગઈ એકાદશી તો આવતીકાલે બપોર સુધી એકાદશી હોય તો પાવણું છે એ બારસમાં થવું જોઈએ સવારમાં ન કરી નાખાય એટલે નથી ક્યારેક વામન દ્વાદશી દ્વાદશીને આજે કે બપોર પછી પારણા કરવાના છે વામન વામન ભગવાન ક્યારેક કલો આવ્યા હોય ત્યારે બપોર પછી પારણા કરવાનું એમ એને ઘણી વખત બે એકાદશી હોય તો બીજે દિવસે બાર જ આવતી હોય એટલે એક એકાદશી જવા દેવાની શક્તિમાન હોય તો બે ઉપવાસ કરવાના અને જવા દેવું હોય તો પછી શક્તિ ન હોય ને એક જ કરવો હોય દાને આપણી ખોટી હોય તો એક જ કરવો હોય તો કે તો બીજી એકાદશીનો ઉપવાસ કરવાનો અને પછી બારસ નથી પાણું થવું જોઈએ એકાદશી દીપાણું કરે તો ઓલી એકાદશી કરી હોય એ ખોટી પડી જાય અડધી એકાદશી નો ઉપવાસ કરે ને પછી એકાદશી ને એકાદશી પારણું કરી લે તો એકાદશી કરી જ ક્યાંથી કહેવાય એટલે એકાદશી વટી જાય ને પછી બારસ શરૂ થાય ત્યારે જ પાણું થવું જોઈએ એટલે બે હોય તો બીજી એકાદશી છે વ્રત કેવું કહેવાય છે એકાદશી વ્રતનું નામ શું છે દ્વાદશીનું વ્રત કહેવાય છે એ દ્વાદશી વ્રત કહેવાય એટલે દ્વાદશી દિવસે પારણા કરવાનું વ્રત હે હા દ્વાદશી મળે અંબરીશ રાજાને જોયું ને દ્વાદશીનો જ વાંધો હતો ને એટલે દ્વાદશીનું વ્રત કહેવાય છે એટલે લોકમાં ગામડામાં એમ કે દશમ હાંધીને વ્રત કર્યું આગલી તિથિ એ હોતે રેગ્યુલર કરવાનું ગડબડ નહીં કરવાની એમ હાંજે દબાવીને ખાઈ નહીં લેવાની રેગ્યુલર કરવાનું એટલે સાંજે બે ટાઈમ નહીં જમવાનું ત્યારે દશમ તિથિ આપણે તો કઈ ઓલું દબાવતા હોય પણ ફરાળ જ દબાવતા હોય છે એટલે બહુ વાંધો નહીં પણ નગર સાંજે બે ટાઈમ નહીં જમવાનું ને દિવસે અને પછી બારસના દિવસે નહીં જમવાનું બારસના દિવસે બે ટાઈમ નહીં જવાનું એને દશમ ને બારસ હાંધીને કરી કહેવાય એકાદશી એટલે એનું બહુ ફળ મોટું મળે કારણ કે મોટો વાંધો હોય એટલે મોટું મળે નાનો વાંધો હોય તો નાનો મળે ચોપન ઘડી ઉપર ઓગણસાઠ પળ સુધી દશમીની તિથિ હોય તો તેનો એકાદશીને વેધ લાગતો નથી સાઠ પળ જો પૂરી થઈ જાય તો પંચાવન ઘડી પૂરી થઈ જાય અને એક દિવસમાં ઘડી પણ સાઠ છે સાઠ ઘડી એક દિવસની સાઠ ઘડી અને એક ઘડીની સાઠ પળ એક ઘડી કેટલા મિનિટની ચોવીસ મિનિટ એની હાઠ પળ એટલે એક સેકન્ડ કરતા પળ ઓછી અઢી સેકન્ડે એક પળ થાય પણ જો પૂરી પંચાવન ઘડી દશમીની તિથિ હોય તો તે દશમનો વેધ એકાદશીમાં આવે છે તે આ દશમના વેધવાળી એકાદશીનો ઉપવાસ ન કરવો બીજું દશમનો વેદ હોય કે ન હોય પણ જો એકાદશીની તિથિ હોય એકાદશીની તિથિ અઢી સેકન્ડમાં નહીં પણ અઢી પળની એક સેકન્ડ થઈ એમ થયું ને સાઠ પળ ને ચોવીસ મિનિટ એમ થયું ઊંધું થઈ ગયું બીજું દશમનો વેદ હોય કે ન હોય પણ જો એકાદશીની તિથિ બે હોય તો શ્રી બીજી એકાદશીએ ઉપવાસ કરવો આજે એકાદશી છે દશમનો વેદ નથી પણ એકાદશી લાંબી થઈ ગઈ છે કાલ બપોર સુધી એટલે બે એકાદશી કહેવાય એટલે તો પછી આજે ઉપવાસ ન કરવો પણ આવતીકાલે કરવો અને બારસમાં પાણા કરવા બારસમાં પાણા આજે એકાદશીનો ઉપવાસ કરી નાખે ને કાલે એકાદશી હોય તો તે એકાદશી ભાંગી ગઈ કહેવાય જો એકાદશીની તિથિ બે હોય તો બીજી એકાદશીએ ઉપવાસ કરવો અને બારસની તિથિ બે હોય તો પહેલી બારસે એકાદશીના વ્રતનો ઉપવાસ કરવો એવું હોતે બારસ બે હોય તો બીજી બારસે ઉપવાસ બોલો પાણા કરવાના પહેલી બારસનો ઉપવાસ કરવા કારણ કે દ્વાદશી વ્રત કહેવાય છે ને એટલે તે રીતે જ જન્માષ્ટમીની તિથિ સૂર્યોદય સુધી પહોંચતી લેવી એકાદશીનો ઉપવાસ નહીં કરવાનો બાર જ નથી કરવાનો એવું કીધું આમાં એવું આવ્યું ને આમાં આપ્યું છે દશમી વેધા ભાવે અભી એકાદશ્યા દ્વાદશ્યા વા વૃદ્ધો તું પરૈહી એવો ઉપોષ્યા ન તું પૂર્વા તે રીતે જ જન્માષ્ટમીની તિથિ સૂર્યોદય સુધી પહોંચતી લેવી સાતમનો વેધ જેમાં હોય આવી અષ્ટમી વ્રતમાં ન લેવી અર્થાત તે દિવસ ઉપવાસ ન કરવો આ જન્માષ્ટમી છે અને હવારે પંચામન ઘડીથી આગળ સપ્તમી આવી ગઈ તો એવી આ અષ્ટમનો ઉપવાસ ન કરો બીજે દી કરવી પણ આઠમને બુધવાર હોય કે ઓલી રોહિણી નક્ષત્રનો યોગ હોય તો પછી કરવી જન્માષ્ટમીની તિથિ સૂર્યોદય સુધી પહોંચતી લેવી સાતમનો વેધ જેમાં હોય આવી અષ્ટમી વ્રતમાં ન લેવી અર્થાત તે દિવસ ઉપવાસ ન કરવો સાતમના વેધવાળી અષ્ટમીનો ક્ષય હોય તો નવમીની તિથિએ ઉપવાસ કરવો બે અષ્ટમી હોય તો પહેલી અષ્ટમીએ વ્રત કરવું એમાં પાછું એકાદશી જેવું નહીં પહેલી અષ્ટમીનો તેમજ વામન જયંતિમાં આગલે દિવસ વિષ્ણુ શૃંખલ યોગ હોય તેવી બારસ લેવી અથવા શ્રવણ નક્ષત્રના યોગવાળી બારસ વ્રત માટે લેવી જો શ્રવણ નક્ષત્રનો યોગ ન હોય તો મધ્યાહન સુધી પહોંચતી મધ્યાહન વ્યાપીની દ્વાદશી વ્રત માટે લેવી તેવી જ રીતે રામનવમીની તિથિ પણ આઠમનો વેધ ન હોય તેવી વ્રતમાં લેવી વેધવાળી તિથિનો ક્ષય હોય તો તે તિથિ જ લેવી અને શુદ્ધ નવમી બે હોય તો પહેલી નવમીએ વ્રત કરવું તેની જેમ જ તેરસના વેધવા વેધ વિનાની નૃષિ ચતુર્દશીનું વ્રત કરવું તેરસના વેધવાળી ચૌદશી તિથિનો ક્ષય હોય તો તે વિધા વેધવાળીનું જ વ્રત કરવું શુદ્ધ ચતુર્દશી બે હોય તો પ્રથમ ચૌદશનું વ્રત કરવું ફાગણ માસની પૂર્ણિમાના જન્મતિથિઓ છે એ નક્ષત્રને આધારે હોય અને એકાદશી તિથિ છે એ ઘડીને આધારે હોય કેટલી ઘડી દિવસને આધારે હોય ઓલું નક્ષત્ર એ નક્ષત્રમાં એ તિથિ આવવી જોઈએ અને આ બાર વાગ્યાના આધારે હોય એકાદશી બાર વાગ્યા હું દિવસ તો દિવસ દિવસ ઉગ્યાથી દિવસ ઉગ્યા ફાગણ માસની પૂર્ણિમાના આગલા દિવસની પાછલી રાતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે ફૂલદોલનો ઉત્સવ કરવો નરનારાયણ ભગવાનનો જન્મદિવસ અહીંયા તિથિનો આગ્રહ રાખ્યો નથી ત્યાં નક્ષત્રનો આગ્રહ છે નરનારાયણ ભગવાનને પડવાનથી જન્મ થયો કે બીજ ને દી કે પડવાની દીધી પણ ઓલું નક્ષત્ર હોય તેથી લેવાનું નક્ષત્ર બીજે દી હોય તો તેથી કરવો એ નક્ષત્રમાં જન્મ થયો છે એટલે નક્ષત્ર જન્મ અહીંયા તિથિનો આગ્રહ રાખ્યો નથી કાર્તિક સુધી પડવે જો ચંદ્ર દર્શન થતું હોય તો તે પહેલા અમાસને દિવસે જ અન્નકૂટનો ઉત્સવ કરવો ચંદ્ર દર્શન બીજને દિવસ ગણાય એટલે પડવાના દિવસે જો દર્શન થઈ જતું હોય તો આગલે દી અન્નકૂટ કરવું એમ અને ને દર્શન થતું હોય તો બીજે બીજનું એટલે ધોકો કે એમ આગલે દિવાળી દિવાળીનું વેચીએ ઓલું વેચીએ એક ધોકો શિવરાત્રિના વ્રતનો નિર્ણય શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યો નથી એ પરમ વૈષ્ણવ છે ને એટલે એને અન્યાશ્રય થઈ જાય એટલે શિવનું નામ ન લે એટલે એમ નથી કર્યો એટલે શિવવાળા સંપ્રદાયનો ગ્રંથ હોય એમાંથી લઈ લેવાય એમાંથી નિર્ણય લેવાય ના પાડી છે તો ન કર્યું હોય નકર તો ન કરે કોને હે એ તો આમ કે બોલો દિવસ બદલે છે એટલે આપણે ઈ દિવસની પૂજા બાકી હોય ને એટલા માટે પાણી જળ ન પીવું એ તો એ દિવસની પૂજા હાટું છે તિથિ હાટું નથી કઈ તિથિ આવી ગઈ હોય પણ બાર દિવસે ઓલો બાર વાગે દિવસ બદલી ગયો એટલે એ દિવસની પૂજા આપણે કરી ન હોય એટલે ન કરાય તિથિ હાટું નથી કઈ તિથિ ભલે ને હવાર બદલે પણ દિવસ બદલી ગયો ને મંગળવાર છે કે સોમવાર હોય મંગળવાર તો સોમવાર બાર વાગ્યા સુધી ગણાય અને બાર વાગ્યા પછી ઓલો શરૂ થઈ ગયો હોય એટલે દિવસ બદલી ગયો શિવરાત્રિના વ્રતનો નિર્ણય શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યો નથી તેથી સમય મયુખ આદि ગ્રંથમાં દિવસ ક્યારે પૂરો થાય અને શરૂ ક્યારે પણ થાય એટલે આપણે હોઈએ તો પૂરો થાય હોઈને પછી ઓટીએ અને બારથી વધારે થઈ ગયો હોય તો નવો દિવસ શરૂ થઈ ગયો કહેવાય નવો દિવસ શરૂ થઈ ગયો અને આપણે પૂજા ન કરી એટલે પાણી ન પીવાય પૂજા કરી લીધી હોય તો ભલે તમે બે વાગે પી લો એટલે એ દિવસ પાણી નથી પીતા એ નું નથી પીતા તિથિ નું નથી પીતા એવું નહીં સમય મયુખ આદિ ગ્રંથમાં કહેલો નિર્ણય માનવો જેમ કે શિવરાત્રિની તિથિ મધ્યરાત્રિ સુધી પહોંચતી હોય તે શિવરાત્રિ વ્રત માટે લેવી જન્માષ્ટમી મધ્ય વ્યાપીની મધ્યરાત્રિ વ્યાપીની લેવાની રામનવમી છે દિવસે બપોર વ્યાપીની લેવાની બાર વાગ્યાની મધ્યાહન વ્યાપી જવાનું કારણ કે ત્યારે ભગવાન પ્રગટ થયા છે તો શિવજી ને બાર વાગે પ્રગટ થયા તો એ મધ્યાહન મધ્યરાત્રિ વ્યાપીને લેવાની શિવરાત્રિની તિથિ બે દિવસ હોય તો મધ્યરાત્રિએ પહોંચતી હોય કે ન પહોંચતી હોય પણ વ્રત માટે તો બીજી તિથિ લેવી કૃષ્ણ ભગવાનની સેવાની પદ્ધતિ જેમ કે અમુક દિવસે અમુક પ્રકારના વસ્ત્રો અને અમુક પ્રકારના ઘરેણા ભગવાન ગણેશ ચોથને દિવસે લાડવો ધરાવવાના ચૂરમાના એમ પછી અમાસને દિવસે ગોપ વેશ ધરાવવાનો પૂનમને દિવસે મુગટ ધરાવવાનો એવું બધું ને દિવસે ઓલી પાક ધરાવવાની એ બધા એને સેવા રીતે એમાં ભોગ હોતે હોય વૈષ્ણવોમાં એમ ભોગ નું હોતે નક્કી કર્યું કે આજે આ ભોગ આવા ફળ અને આવા વાઘા ધરાવવાના ધરાવાના ને દિવસે સફેદ વાઘા અમાસ ને દિવસે કાળા વાઘા એવું બધું અમાસ ને દિવસે હથિયાર ધરાવવા એવા નિયમ પ્રમાણે સેવા કરવી સો રૂમ બતાવી બનાવીને સેવા નહીં કરવાની બે ત્રણ હાડ્યું આમ ટીંગાડીને બે ત્રણ હાડ્યું આમ ટીંગાડીને પછી આમ આમ એ તો આપણે મનની કલ્પના છે નિયમ પ્રમાણે સેવા કરવાની પછી કઈક શોરૂમ કરો તો કઈ વાંધો નહીં એમ પણ ધનુર્માસમાં વેલો બાળ ભોગ ધરાવો શ્રીકૃષ્ણ ભગવાનની સેવાની પદ્ધતિ જેમ કે અમુક દિવસે અમુક પ્રકારના વસ્ત્રો અને અમુક પ્રકારના ઘરેણાં ભગવાનને પહેરા પહેરાવવા અમુક દિવસે અમુક પ્રકારના થાળ નૈવેદ્ય અર્પણ કરવા આવી બધી જે સેવાની રીત પણ શ્રી વિઠ્ઠલનાથજીએ જે શીખવી છે તેને જ સેવામાં સ્વીકારવી આ બધું વાર્ષિક વ્રતોત્સવ વિધિમાં સ્પષ્ટ કરેલું છે તેથી તેમાંથી જાણી લેવું જન્મની એક આરતી કરવાની ઉત્સવની ચાર આરતી કરવાની એવું બધું જળ ચીલણીનો ઉત્સવ હોય તો ચાર આરતી કરવાની શરદ પૂર્ણિમા નો ઉત્સવ હોય તો ચાર આરતી કરવાની પણ જન્મ દિવસની એક આરતી કરવાની એ બધી સેવા રીતે આ બધું વાર્ષિક વ્રતોત્સવ વિધિમાં સ્પષ્ટ કરેલું છે તેથી તેમાંથી જાણી લેવું હમ સહજાનંદ સ્વામી મહારાજની જય